they ભેદ એનો કઈ સંગઠન વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાન મને ભૂલી પાડે હા આપણે એ ભૂલી પાડીએ પણ આપણે એ જ વ્યવસ્થા બરોબર પણ ચિત્ત જે છે એ કોન્શિયસ માઇન્ડ કહેવાય કે સબકોન્શિયસ માઇન્ડ કહેવાય કોન્શિયસ તેના કારણે એમની ભાષામાં અમુક ક્રિયાઓ જે છે પોતાની ખ્યાલ બહાર જે થતી હોય ખ્યાલ બહાર જે થતી હોય એ બધી એમ કે બીજા હોય છે એ કરે છે અને કોન્શિયસ એટલે કોઈ જ્યાં અમુક સ્થૂલ ભાગ જે પકડી શકાય મનના બે ભાગ પાડે છે પેલું ઊંઘમાં ઊંઘમાં થાય ચિત્ત તો એ નથી સમજી શકતા ચિત્તને નથી સમજી શકતા ઊંઘમાં ઊંઘમાં આમ ઘણા લોકો ટેવ હોય છે ને આમ બેઠા હોય તો આમાં કર્યા કરે એટલે subconscious mind subconscious mind work કરે એને ખબર ન હોય ને કંઈ પણ થયા કરે તે સબકોન્શિયસ જે ખબર ન હોય અને કાર્ય થયા કરે એ સબકોન્શિયસ અને જે ખબર પડતી હોય એ કોન્શિયસ હા પણ બહુ મોટી કોન્શિયસ માઇન્ડ છોકરા બાળકને હોય બાળકનું એટલું બધું તેનું સબકોન્શિયસ વસ્તુ જ્યારે પછી એને તમને ના થઈ જાય પછી કોન્શિયસ ઉગાડી આંખે ઊંઘે મનની ખબર પડે બધી ખબર પડે કોન્શિયસ માઇન્ડ કહેવાય પણ એ પોતે જાગતો નથી ને હા એ છે સાચી જાગૃતિ નથી એમાં જાગૃતિ પોતાનું હિત જુએ હા આજને હિત કર્યું બરાબર તેનું હિત જુએ સંસાર બીજું હિત જુએ પરલોક ચલો બંને હિત જુએ હિત કશું જોતા હિત થઈ ગયું છે ભાન નથી પલટે ભાવ કરે તો આ દ્રવ્ય એ છે તે આપણે પેલું મન સ્થૂલ મન અને આ ભાવ ભરે તો સૂક્ષ્મ મન એ સૂક્ષ્મ તો છૂટી શકે એમ કે સ્થૂલ મન એટલે ના કર્યું હોય હા તો છૂટી શકે બરોબર ક્યારે છૂટી શકે સ્થૂલ મન ફર્યું ના હોય હા અને ભાવ મન ફરી જાય ને તો છૂટી જશે તો છૂટી જાય એટલે મુક્ત જગત જગત આખાને બધી અનકોન્શિયસ માઇન્ડ જોવું જોઈએ તો બધાને એ તો કોન્શિયસ છે એટલું જ ને એમાં ભાવ પડે નહીં એ લોકો ભાવ ના પડે અને તમારે તો કંઈક હિંસા કરવાનો પ્રસંગ આવે તો હિંસા વિચાર આવે એવું થઈ પણ જાય પણ પછી ભાવમાં જુદું હોય તમારે ભાવમાં જુદું હોય તે દરેક ભાવનો ભાવમાં જુદું હોય ભાવ પ્રમાણે છે તે દંડ આપવામાં આવે છે પ્રમાણે દંડ પેલો દંડ અહીંનો અહીં મળી જાય દંડ ખરો પણ એ તો અહીંનો અહીં મળી જાય પરલોક પણ નહીં પરલોક પણ જગતનો શું છે આખી થિયરીઓ હતા ધર્મ ચાલે છે ને દ્રવ્ય ભાવ ભાવ ફેરવાના નહીં દ્રવ્યના પ્રમાણે ભાવ કર્યા કરે દ્રવ્ય ના પ્રમાણે ભાવ કરે હા જેવું જેવું એ કરે તેવું એની પાસે નાખી સંગે તૈયાર કરે એની પાસે શું ભાવ છે તેનો તૈયાર કરે એક્સેપ્ટ હા ભાવ અને કરવું જ જોઈએ કરવું જ જોઈએ એમ હા એવું હા એટલે આ બધું ભાવ ભરે તો આપણું આ સાયન્સ ઉપર શું છે કે આ લોકો દ્રવ્ય ફેરવવા માટે હા ફૂલમન ફૂલમન આપણે કઈ ફૂલમન ભરતું જ નથી લોકોને ક્યાં કરે આપણે ફૂલમનને બાજુએ રાખીશું કુલ ક્રિયાઓને બાજી રાખી દેહની ક્રિયાઓ દેહની તમામ ક્રિયાઓને અને કુલ મનને અને વાણીને બધું બાજુએ મૂકી દીધું યોગેશના મિત્રો છે એના ફ્રેન્ડ છે યોગેશના એમના વાઇફ છે જ્ઞાન આપીએ છીએ કરતા નહીં તો ના કરતો દ્રવ્યમન ના ધક્કાથી જ ચાલ્યા કરે ભાવમન ક્યારે પડે આપણને ખબર ક્યારે પડે આ પણ પુસ્તકમાં લખ્યું ભાવમન કોઈ ખબર ના પડે હવામાન છે એવું ખબર પડે પણ કેવી રીતે ક્યારે કામ કરી જાય ખબર ના પડે ક્યારે કામ કરી જાય ખબર ના પડે એટલે ત્યાં પછી અનકોન્શિયસલી થયું કે નહીં અનકોન્શિયસ જ કહેવાય એ અહંકાર ના ઓછા નીચે અંધારા નીચે દુકાન લઈ નાખે બરાબર એ અહંકારનો અંધારો ના હોય ત્યાં દેખાય અહંકારનો અંધારો ન હોય તો દેખાય એટલે અહંકાર બધો ગયો તો એ દેખાય એ તો બહુ જ છેલ્લી કક્ષાએ ઘણી વસ્તુ આવું જોઈએ સાધુ અર્થને તો નહીં ખબર એ કે ખરા ભાવ કરું ભાવ કરું ભાવ બોલે ખરા પણ બોલે વર્તનમાં કશું ના कुछ पूछने का हो तो पूछो इधर आइए तो खाने का पीने का सब जानता है कपड़ा पहनने का सब जानता है क्या जानने का बाकी है मालूम है आपको કહેવાનું છે એ બરોબર છે એમ પૂછે છે कर्म थियरी करेक्ट है करेक्ट है आपका जो कर्म का थियरी what you say karma action that is the correct theory idol worship is necessary और नॉट नहीं नहीं आइडल वर्शिप वो तुम्हारे क्या कुछ झगड़ा है आइडल के साथ સાહેબ મેં એટલી બધી उसके साथ प्रेम नहीं है तुम्हारा प्रेम नहीं है કરે છે અને પછી ઘરમાં લડાઈ કરે એ બધું મને ગમે आइडल के साथ प्रेम नहीं है तुम्हारे એમનું કેવું એમ છે કે મેં એટલું બધું અંધશ્રદ્ધાપણું જોયું છે કે આમાં માં બધું જપતા હોય ને ઘરમાં એટલો બધો ક્લેશ ને બધું કરતા હોય આપસ આપસમાં બહુ ક્લેશ કરતા હોય એ બધું જોયું છે એટલે એ તરફથી એમને મન ઉઠી ગયું છે વો સબ લોગ અંધશ્રદ્ધા નહીં કરતા હૈ વો સ્લીપિંગ કરતા હૈ ઊંઘમાં કરતા હૈ ઉગાડી આંખે છે ઊંઘમાં કરતા હૈ અનકોન્શિયસલી ડેડું હા अनकॉन्शियसली दे डू કેમ કોનો ગુજરાતી છે? હા પણ ये फॉलो गुजर ગુજરાતીઓ બોલશું તો સમજશે हाँ उगाड़ी वो ऊँघमा ये ऊँघमा करे थे सब उगा- उगाड़ी आंखें ऊँघता है सब समझ गए? और माला गिराता है दर्शन करता है सब ऊँघमा ही करता है वो जागृत स्थिति में करना तो बहुत अच्छी चीज है अंधश्रद्धा तो आप हर रोज हर एक सेकंड में आप अंधश्रद्धा में है वो प्रूव करने को मांगता है मैं तैयार हूँ हर एक संयोग में आप अंधश्रद्धा में है आप अंधश्रद्धा से बाहर कभी निकला नहीं એ તમારી સમજમાં આવે તમે અંધશ્રદ્ધામાં છો એવું ના whether whether you you could follow a અંધશ્રદ્ધામાં છે આ બધું એમ whatever we are doing is itself અંધશ્રદ્ધા can you follow that what what uh, what we want to say એટલે અંધશ્રદ્ધા તો वो सभी आखिर वर्ल्ड अंधश्रद्धा में है स- सच्ची श्रद्धा नहीं है अंधश्रद्धा એટલે क्या साची श्रद्धा नहीं भ्रांत श्रद्धा है सच्ची श्रद्धा नहीं है समझे तो अंधश्रद्धा में है सब लोग और जो करता है वो वो हिंगमय करता है उगारी वांग से निंदमय करता है no they do the thing keeping eyes open ધર્મ થિયરી તેને માનો છો તમે વાંચ્યું નથી નહીં નહીં થોડું ઘણું જે કઈ જે કઈ જાણતા હોય હું તમને પૂછતો નથી તમે એનો એ આપણને તમે ખુલાસો કરવા માંગુ છો આગળ તેને કર્મ થિયરી માનો છો કર્મ theory whatever you believe કર્મ theory what is that how do you believe that what how do you explain that you હું ખરાબ કરીશ હું ખરાબ કરીશ તમારે ખરાબ ભોગવવું પડશે હું ખરાબ કરીશ તમારે ખરાબ ભોગવવું પડશે એવું બરાબર કરેક્ટ કરેક્ટ છે કર્મ થિયરી એનું નામ કહેવાય ખરાબ જેવું કરશો તેવું ફળ મળશે તમે સારું કરશો તો સારું ફળ મળશે જો તમારે સુખ જોઈતો હોય લોકોને સુખ આપો તમારે સુખ જોઈતું હોય તો લોકોને તમે સુખ આપવાનું શરૂઆત કરી દો જો તમારે દુઃખ જોઈતું હોય તો લોકોને દુઃખ આપવાની શરૂઆત કરી તમને કયું પસંદ છે દુઃખ આપવાનું શરૂઆત કરજો <laughs> બધાને સુખ જ પસંદ તો આપવાનું શરૂ કરજો થોડું ઘણું કોઈ દુઃખ આપે છે ખરું તમે કોઈ આપતું નથી <laughs> કોઈ દુઃખ આપતું કોઈ દુઃખ નથી એને કે દુઃખ રૂપિયા એને દુઃખ રૂપિયા આ બધા દુઃખ નથી નહીં શું કે છે એ કહે છે કે દુઃખ આપે એ કે દુઃખ ન કહેવાય એમ કે કદાચ થઈ જાય એની પણ પ્રોબ્લેમ હશે એટલે આ થયું હશે કરીને જવા પણ ઓન ધ સ્પોટ એ ક્ષણે જે છે ને જ્યારે થાય છે એ ટાઈમ પર થઈ જાય એમ દુઃખ ગમતું નથી કઈ બેન કે છે એવો ઉપાય હોય તો તો દુનિયામાં બધા સુખી જ હોય હા એવો ઉપાય હોય જગત જો જાણતો હોત તો બધા સુખી હોત અને કોઈક દાડો જ્ઞાની એકલા જ જાણે પોતે કાયમ સુખમાં રહે એ જ્ઞાની પુરુષની પાસે આવે તો કાયમના સુખમાં તમને બને આવે પરમાનન્ટ સુખમાં આ તો સુખ એ સુખ જ નહીં આ તો ભ્રામક છે માન્યતા શું છે જ્યારે તમે સુખ માનો છો એ તો ભ્રામક છે સાચી વસ્તુ નથી તમે એને સુખ માનતા હોય ભાઈ બેન ના કે મન નહીં ભાવતું તો નહીં I'm trying to discriminate from the materialistic pleasure and this actual happiness. That is what he wants to analyze. What he says, uh, what you consider as happiness may be considered by her as not happiness. तो ये भ्रांति है तो अलग रियल रियल हैप्पीनेस બધાને સરખું લાગવું જ જોઈએ रियल हैप्पीनेस नहीं है અને સાચું સુખ ટેમ્પરરી હોય નહીં પરમાનન્ટ હોય ઇટરનલ હોય સાચું સુખ ટેમ્પરરી ના હોય અને આ સુખ તો આ સુખ ને દુઃખ એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી અને તે હળવની બિલીફના પ્રમાણે પોતાની બિલીફના આધારે જય એટલે આ જગતમાં આ જગત છે તેને વાસ્તવિક રીતે જાણવું જોઈએ કેવી રીતે જાણવું જોઈએ હા તો અત્યારે તમે જાણો જાણો છો કઈ રીતે જાણો છો એટલે સાચી રીતે જાણવું છે કે આ જગત કોણે બનાવ્યું શા માટે બન્યું આપણે કોણ છે ચલાવે છે કોણ અત્યારે તો તમને એમ જ લાગે છે હું જ ચલાવું છું એવું નથી લાગતું આ ભાઈને એવું લાગે છે <laughs> આ બેનને એવું લાગે છે બેનને એવું લાગે છે ને મેં આ રસોઈ બનાવી કેવી સરસ બનાવી કેવી સરસ whatever they we whatever we produce તો આપણે એમ થાય કે આપણે બનાવ્યું એ તો અહંકાર હોય તો ધેટ ઇઝ ધેર કારણ કે થાય જ નહીં હવે થાય નહીં આપણે હિન્દુ ધર્મ પ્રમાણે આ દુનિયાના ચલાવનાર ભગવાન છે અને સાચું નડતું ખોટું બધું ભગવાન જાણે છે કરાવે છે અથવા કંટ્રોલ રાખે છે તો પછી આ દુનિયામાં ખોટું અને ભગવાને બધું સુખ અને શાંતિપૂર્વક થાય એમ કેમ નથી એ ભગવાને બનાવેલું છે જ નહીં આજે not has not created this world at all. God has not created this world આવું નવી વસ્તુ સાંભળું છું કે ગોડા માટે લખી દો તમે વાસ્તવિક અત્યાર સુધી તમારી બિલીફ લખો તમારી માન્યતા લખો અને આ વાસ્તવિકતા લખો હું લખાવું તે જુદી જુદી પડશે તમારી માન્યતા લખો કે હું ભગવાને બનાવેલું બિલીફ બનાવેલું <laughs> કે પુનર્જન્મ છે એમ પૂછે હા એ છે છે જ એટલે હું પ્રૂફ આપવા તૈયાર છું પ્રૂફ આપવા તૈયાર છું હમણાં એક મેં બુક વાંચી છે વાંચું લાઈફ આફ્ટર લાઈફ ઠીક છે હમણાં હું એક પુસ્તક વાંચું છું કે જીવન પછી બીજું જીવન એ નામનું પુસ્તક હું વાંચું છું લાઈફ આફ્ટર લાઈફ એમાં શું લખ્યું છે He is not a doctor, but he has come across a lot of people good or bad happen or grief or control happen એનો એ વાસ્તવિક એમને થોડુંક લખી દેવા દે નહીં વાસ્તવિકતા હું લખાવું લીખો The world is the puzzle itself. God has not puzzled this world. લખ્યું હે God has not puzzled this world શું God is not creator of this world at all God is creator is correct by Christian viewpoint. by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. જીવન happiness or misery anybody anybody વિજયની હેપીનેસ એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ લીધેલા થાય છે happiness misery and happiness ah misery and happiness whatever we see is on account of the scientific circumstantial evidence whatever we see happiness એક તમારે સમજવાની happiness and misery are on account of scientific circumstantial evidences એ કેવી રીતે તમે લખો તો ખરા એ ચાલશે વધારે કેટલા બધા એવિડન્સ ભેગા થાય ત્યારે આ કાર્ય થાય whatever the action we do is not that we do but it is on account of circumstantial evidence instead of getting અરે તુમ તુમ કોણ હે ખુદ I don't know that is what I am trying to find out what am I if I can answer that question you know I would be a different person એ છે એ કહે છે કે હું એ સ્વાદ આપી શકતો હોત is your name not yourself I don't know હા જો આથી આ લોકો મારે પૂછવું પડે છે એમને જે પોતાને સમજાય છે ઈ સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ છે એ લોકો એટલે એને વધારે એ લોકો થોડું બધું ખબર વધારે Hari your is your name then you you are i don't know i'm supposed to be a human being you know Human being was right. Human being, everybody is human being. But what that you are... identity, you know, the name is sort of an identity, right? જે જાણતા નથી ત્યાં સુધી હું ઇગોઇઝમ કરે છે હું કરું છું હું કરું છું એવું લાગે છે ઇગોઇઝમ નથી કરતા એટલું એટલે ઈગો તો છે પણ એટલું નથી કંટ્રોલ છે હા પણ મને કોઈ દાડે થયું નથી કે હું આવું કરું હું આવ્યો હું ગયો એવું નહીં થયું ડ્રામેટિક રહે છે ડ્રામેટિક રહે છે હું આવ્યો ગયો ડ્રામેટિક રહે છે એટલે ડ્રામેટિક અત્યારે અત્યારે હરીને કઈ કોઈ ગાળ પડે તો હરી તમને હરે નહીં ઇન્ફેક્શન થઈ ઇન્ફેક્ટિવ એની કોઈ એક્ટિવ એક્ટિવ જેમ બોલે હરી ફીલ આપો on the spot of the moment I will feel back at is But later on I will On the moment I'll sit there, but then later on I will, I mean, uh, immediately, I mean, I, have, I can control it after a little while. Immediate reaction will be there. Immediate reaction will be there. You are, you are very correct by relative viewpoint. by, by relative viewpoint. By relative viewpoint. And by real viewpoint તમે કોણ છો તે જાણવાની જરૂર છે તે અમે જણાવીએ છીએ આ બધાને જણાવ્યું છે બધાને રિયલ પોઈન્ટ આપણે કોણ છે આ કોણ ચલાવે છે કેવી ચાલે છે ભગવાન શું છે કોણ કરતા છે ભગવાન ક્યાં રહે છે પછી ચિંતા દુઃખ કશું થાય પછી ગરીબ ગરીબ કશું થાય આ બધી ગરીબ છે તમે હું હરીફ શું કહ્યું એટલે ખોટું તમે તે છે તે આરોપિત ભાવ કહેવાય છે કેવું આરોપિત ભાવ And you say, I am Hari. That is you only behave as if Hari only. Then you are a good God. આરોગ્ય ભાવ સમજમાં આવ્યું એનાથી ગુનો લાગુ થાય અને ગુના ભોગવવા પડે સમજાય When you do not realize yourself, you only realize that I am only Hari and nothing else is there. Aropit. ભગવાન my my my my I અહમ છે કે માય માય આઈ અહમ નહીં I is soul my is અહમ દેટ ઇઝ અહમ that is relative which you my shirt when you say my shirt you can't say I shirt મત બરાબર કરો વોટ ઇઝ આઈ ઇઝ બીજું પુસ્તક હતું ને એક વ્યક્તિ એવો કોઈ કરતા છે નહીં સમુચ્ચય કોજિત છે ગોડ ઇઝ ક્રિએટર ફેડરલ સમુચ્ચય કારણ scientific circumstance evidence there is no any person who has uh, made these all no, we don't say God is a person as You, you may call it the nature also. Nature is different and God is also different. Two things are completely different. God, like Now, yes, there, no, there is power, but uh, which he calls as nature. Nature is different. No doubt, uh, nature is having its own uh, powers. See, કુદરત બરાબર છે પણ જે ભગવાન કહે છે ને ભગવાનની ડેફિનેશન પાછી જુદી છે અને કુદરતની જુદી છે એટલે ગોડની ડેફિનેશન દાદા બહુ સરસ આપે છે અને એક્ઝેક્ટ છે પછી ગોળ કે ઉપર નથી નીચે નથી કે અહીંયા નથી ત્યાં નથી કશે નથી આમ શોધવા જશું તો મળે એમ નથી અને એ એડ્રેસ ટ્રુ એડ્રેસ જોઈએ ગોડનું તો એક જ God is in every creature, whether visible or invisible. There are so many invisible creatures which are in between you and me. God બાકી બીજે કશે ઉપર કે આકાશમાં કે અહીંયા ત્યાં કશે જ નથી એ જ તમે પરમાત્મા કહો કે એ જ આત્મા કહો એ જ સોલ કહો એ જ વન ઇઝ જે આ બધા છે તે બધા વ્યક્ત નથી થયા અવ્યક્ત દશામાં છે અને જ્યારે વ્યક્ત થઈ જાય છે after realisation of he becomes પરમાત્મા and when it has not been realize then you are અમે છે ત્યારે આત્મા ક્યાં જાય છે આત્મા ઇટરનલ છે પરમાનન્ટ કાયમ નો છે પરમાનન્ટ છે એને કંઈ જવા આવવાનો કશું હતું જ નથી એ આ આ શરીર ના થાય છે એ અત્યારે પોતાના પોતાના અધિકારમાં નથી આત્મા એ સાયન્ટિફિક સરકમસના એવિડન્સના તાબામાં છે એટલે જ્યાં એવિડન્સ લઈ જાય ત્યાં એને લઈ જવાનું જવાનું પરમાનન્ટ વસ્તુ આની અંદર આત્મા એકલી જ વસ્તુ છે આત્મા એકલો જ છે પરમાનન્ટ બીજું બધું ટેમ્પરરી છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું ટેમ્પરરી તમારામાં આત્મા છે તમને દેખાય છે બધા તમને દેખાય છે તમને દેખાય નથી દેખાતો તમને કોણ દેખાય છે તમને દેખાય છે આ છોકરા તરફ હું દેખાય છું આત્મા દેખાય છે દેખાય છે એમ કે આત્મા દેખાય કારણ કે આત્મા જુદો છે આ શરીરથી બિલકુલ જુદો છે જેમાં આ કપડું અને મારો દેહ છે જુદા છે એટલે બધું જુદા છે તદ્દન જુદો છે કે છે વૈજ્ઞાનિક બધા કારણો ભેગા થાય છે અને કોઈ કરતા નથી ભગવાને કર્યું નથી આ અને તમે કર્યું નથી ખબર ને તમે ફક્ત માનો છો કે મેં કર્યું એટલે તમને આ ઉત્પન્ન થાય છે જ્યાંથી તમારી આ માન્યતા તૂટી જશે આ રોંગ બિલીફ કે હું કરું છું એ ભાન તમારું તૂટી જશે અને સેલ્ફ રિયલાઇઝ થશે એટલે પછી તમે કરતા છો જ નહીં ના એવું નથી એક એટલે બધું છોડીને હિમાલય પર જતા રહી ના હિમાલય નહીં અહીં આગળ તમારે એક કલાકમાં તમને સેલ્ફ રિયલાઇઝ કરી આપી સેલ્ફ રિયલાઇઝ કરી આપી વિધિન અવર દાદા એક હિમાલય હિમાલય જવાનું ને નાગા થવાનું કામ નથી આ એ ખાઈ પીને નોટ કરતા સેલ્ફ રિયલાઇઝ મને છે આ બધાને જ છે આ બધાને જ છે then you know what you are. Take, take lagna, then you go લેવાની જવાબદારી મારા માટે જા હું બે રોટલી ખાઉં છું હવે મારે થ્રી ફોર્થ કેવી રીતે કરવું બે બેની દોડ કરી નાખે રિપોર્ટ તો થઈ શકે દરેક નું એક એક રોટલી ખાઈ રિપોર્ટ કરી નાખે આડું ખાવાનું નહીં બાર કલાક બધું તેના વિચાર જ પડે આ શબ્દો એક જ શબ્દ બોલું તેના વિચાર પણ લોકોને કઈ મતી પહોંચતી નથી ઉઘાડી વાંખે ઊંઘે છે નહીં તો ભલે ભલે વિચાર એટલું સાંભળ તો તેના મનમાં ગયું ગયું થઈ જાય હા સાચી વાત કેટલા વિચાર આવી જાય World, world is puzzle itself. Now, then there is a solution to solve the puzzle. You have to solve the puzzle, na? ચાર ચાર ઓગણીસો સિત્યોતેર દાદા દર્શન વેસ્ટ ના કરાય અમુક સાર સંભાળ રાખવાની પણ સુપર કહેવાય તો વિકાર કઈ જાતનો આત્મા તો પરમાણુ સ્વરૂપ છે અસાતા ઉત્પન્ન થાય તેને અસાતા અને તો તેને એ તો જોયા કરવાનું જોયા કરવાનું જોયા કરવાનું જોયું જોયા કરી દીધું ચાર વાગે પાંચ વાગે ઉઠી લાવજો ગરીબ લોકોને છે દારૂ પીધેલો માણસ ઘટનો હાથ ગાલા કે મને બહુ ઠંડક થાય છે બહુ ઠંડક થાય છે એના જેવું શુદ્ધ માને છે માને એટલી ગંધ જમા છે ભ્રામક માન્યતા હોય આ માન્યતાઓ પર સાચી નહીં આમ નહીં હોય કહીએ કે આ આવો એવી લોક સંજ્ઞાથી સુખ નથી જ્ઞાનીની સંજ્ઞાથી સુખ છે સંજ્ઞા છે જે લોકો જે માનેલું છે એ શુદ્ધ જ્યાં સાક્ષો મજામાં છે શબ્દ જોઈએ છે કે નહીં પ્રતિબિંબ સ્વરૂપે લખે પ્રતિબિંબ આવે એને લક્ષ સ્વરૂપે લખવું કેવું એટલે લક્ષમાં અનુભવ આવે તો પ્રમાણ છે એ પછી જાય નહીં એ પછી જાય નહીં ગતિથી તો પડી જાય ગતિથી ઉડીએ જાય જ્યાં સુધી થાય ના થાય ત્યાં સુધી ઉડી જાય રત્નાગીરી બે કેરીઓ ચાકી એટલે પ્રસિદ્ધિ ગઈ છે રત્નાગીરીને આપણું બહુ સરસ છે પણ બીજી ટાઈમ સાથે દેખાતી નહીં એટલે આપણને પછી પ્રસિદ્ધિ ઉડી છે ઉડી જાય કે પેલો કહે સાહેબ રત્નાગીરી છે રત્નાગીરી ભાઈ રત્નાગીરી ભાઈ પ્રસિદ્ધિ ઉડી જાય પ્રસિદ્ધિ બે કરી પણ પછી ઉડી જાય આખો લક્ષ વેલું પ્રતિ કાયમી પ્રતિ ઉડે નહીં અને ઝઘડો થાય ઝઘડે લક્ષ જતું રહે બધું જતું રહે પણ પ્રતિથી અંદર ખાને હોય એ કેમ ખબર પડે કે ઝઘડો પૂરો થઈ ગયા પછી શુદ્ધાત્મા ફેરવામાં આવી જાય એવું લટકાઈ જાય આવે ને ત્યાં અંદર શું હતું તાર હતો પ્રતિ નિરંતરતા મિથ્યાત્વમાં નિરંતર મિથ્યાત્વનો તાર થયો તેથી તમે તો ધર્મમાં બેઠા હોય ને ધર્મમાં જય આજે હું આવ્યા છે બહાર નીકળ્યો શું કરે પાસે ધર્મ ધંધા ઉપર કઈ વાત હોય ને તો દેખા ગયા કરે ઇન્કમ ટેક્સમાં કોઈ જેને વિચાર કરી તે આખે તાર જ રહેશે થઈ ગયું છે કે સમ્યક સમ્યક પ્રકૃતિ ક્ષય થઈ ગઈ છે એટલે નિત્યાત્મ ફૂલ લીધી ફૂલ ઘાટ અને તે પેલું ક્ષય જે કે છે તે નિત્યાત્મ થઈ ગયું શું કહ્યું સમ્યક ફૂલ છે એ વાત નિત્યાત્મ છે બહાર નીકળ્યો અરે ડેરા સમાજ એનો ખબર કરતો એની કંપની કરો એટલે જોડા હંગર બહાર નીકળ્યા ભગવાનના દર્શન કરતી જોડા નથી ના કરતા હવે કોઈ કહે છે કે એ તો તમારા મહાત્માને ખબર છે તો હું કહું અમારા મહાત્મા ખબર એ એ અમારા મહાત્માનો નિકારી બાબત અમારો બધો વ્યવહાર નિકાલી છે તમારો ગ્રહણીય છે કેવો છે તમારો ચાર થાય છે મારો તો આ વ્યવહાર નિર્જા થઈને ચાલુ કરે છે સંવર રાખતો વ્યવહાર જે વ્યવહાર અંદર સંવર રાખે એ વ્યવહારનો વધુ નહીં ગમે તે જે વ્યવહાર અંદર ચાર્જ કરાવે એ બધું દોન આપવાનો હોય તો એ સારો નહીં શું કહ્યું કર્મ બંધારણ આ તો વ્યવહાર સંવર કરાવે વ્યવહાર સ્થિર હોય છે તો બાદ ના કરે જરૂરી તો માલ જેવો ભરેલો જેવો નીકળે ના નીકળે તમે હવે ના હવે ના જોડા કઈ જનાર જોડે લીધા ને ભાવ પ્રકૃતિ છે એક પ્રકૃતિ સ્વભાવ એક આત્માનો સ્વભાવ એક સ્વભાવ લીધા આપણો માર્ગ કસાય કરવાનો રાજ્ય કરવાનો માર્ગ નો વિતરાગતા રાખવાનો જવા બધી જગત જાત ના થાય શું જવા બધી જાત ના થાય શું હા ઉપર ધાર્મિક માર્ગમાં પ્રત્યાખ્યાન કરે છે પણ પ્રતિક્રમણ કરતા પરક્રમણ એટલે માણસ પડે હા પણ પ્રતિક્રમણ તો અમે સાથે પ્રત્યાખ્યાન એમ તો મારા પણ કઈ ખા નહીં ખાવાનું કેવા છે પ્રતિક્રમણ લે નહીં ખબર એવા જ ને એવા જ પ્રક્ષણ એ પસવાન મોક્ષે પણ મોક્ષે જવા માટે ન મોક્ષે જવાનું પસવાન તો જુદા કેવું હોય એ કેવા હોય દાદા જેનું પ્રતિબંધ કરીએ તેનું જ પસવાન જેનું પ્રતિક્રમણ કરીએ તેનું જ ફરી નહીં કરવું જોઈએ આપણે મોક્ષ જવાનું પ્રતિક્રમણ કોઈ જગ્યાએ પ્રતિક્રમણ ઉભું નહીં થયું કોઈ ક્રમિક માર્ગમાં પ્રતિક્રમણ હોતું જ નથી મારીના શિષ્યોમાં એક પણ શિષ્ય એવો નથી જે પ્રતિક્રમણ કરતો કરે કેવું જાતું જાતું એવા આજે મહાવીર ભાષા હતા હા તો મહારાજ બોલે જાય જાય બરોબર એટલે હાબુ હાબુ ગહો કહે છે પણ જોશી એમ ગવાનો કઈ ટેબલ પર કચવાનો વાંકા નજર અને ઋષભદેવના હા મહારાજ સત્સંગ કરાવડાવે તો મહારાજ એ ટેબલ ઉપર હાબુ કચકચ કર્યા કરે નીચે જમીન પર લાદી પર કર્યા કરે <laughs> કોઈએ પ્રતિક્રમણ નહીં બટાકા નહીં ખાવું કંદમૂળ નહીં ખાવું રાતે નહીં ખાવું રાપે નહીં ખાવાની બાદ એમનો પટકો શું કહ્યું એને મોક્ષમાં જ્ઞાન કઈ લેવા દેવા નથી ભક્ષણ એ જે ભક્ષણ છે તો બહુ સારો ભૌતિક ચૂકવારો આપણા પક્ષમાં તો પ્રત્યાઘાન કર્યો તેનો જ પક્ષણ ફરી નહીં કર્યું પ્રતિબંધ થાય છે તમારે ફરી એવું નહીં કરીએ પાછું ફરી એવું થાય એ સ્વાભાવિક છે ડુંગળી હોય ને પડાયા જ કરે તેથી કરીને આ ખોટું તો એવું ના કહેવાય ફરી આવું કરે છે જે બે હજાર હોય પાંચ હજાર પણ જાય એને શું વિચાર પેલો આ ઘટતી એવી આની આ ઘટ છે પોતાની ગતિ અને ઘટ કેવી છે એને શું